એ આવો આવો મારા નાના મોટા ભટુરિયાઓ મારા નાના નાના પંખીડાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ કુડાની શાળાના બધા વિદ્યાર્થીઓ વાર્તા સાંભળે છે દરિયા કિનારાની શાળા છે બોય <laughs> આવો આવો અને આ મંત્ર ભાઈ પણ વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો હું છું વાર્તા કહેનારો અને આજે હું તમારે એક સરસ મજાની વાર્તા સંભળાવવાનો છું ઓ ભાઈ વાર્તાનું નામ છે સિંહ અને ગુલામ ગુલામ હોય ને પહેલાના જમાનામાં માણસોને ગુલામ બનાવતા હો ભાઈ અને એની પાસે કામ કરાવતા હા માણસોને પકડી લે અને એની પાસે કામ કરાવે વેઠ કરાવે એને ગુલામ કહેતા હો આ ગુલામ અને સિંહની વાર્તા છે ભાઈ ધ્યાનથી સાંભળજો એક હતો ગુલામ એની જિંદગી તો પશુથી ખરાબ હતી પ્રાણીથી એ ખરાબ હતીઓ અને ગુલામી તે કોને ગમે હે ભાઈ કઈ ગુલામ બનવું કોઈને ગમે એ તો મુક્ત થવા માટે છૂટો થવા માટે એક રાત્રે છાનો માનો એના માલિકના ઘરમાંથી ભાગી ગયો અને પકડાઈ જવાની બીકે પોતાનું શહેર છોડીને પહોંચો વનમાં કે વનમાં મને કોઈ નહીં પકડી શકે વનમાં ફરતા ફરતા ફરતા એની નજર પડી દૂરથી એક સિંહ આવતો હતો ને એના ઉપર પણ સિંહ છે ને સિંહ તો લંગડા તો લંગડા તો ચાલતો હતો ભાઈ અને સિંહને જોતા જ ગુલામને પહેલા તો થયું કે લાવો અહીંથી ભાગી જાવ નહીં તો આ સિંહ મને ફાડી ખાશે પણ પછી એણે ધ્યાનથી જોયું તો સિંહ તો લંગડા તો લંગડા તો ચાલે છે ચાર પગે સરખો ચાલી શકતો નથી અને સિંહને કાંટો વાગ્યો લાગે છે એમ એને થયું હો કે લાવને એના પગમાંથી કાંઠો કાઢી દઉં વળી ગુલામને થયું પણ એમ કરવા જતા સિંહ ક્યાંક પોતાને ફાડી ખાશે તો ગુલામીની જિંદગી જીવવા કરતા તો મરી જવું સારું એને ફરીને વિચાર્યું સિંહ મારી નાખે તો સારું એના કરતા પણ બિચારાનો કાંટો તો કાઢી દઉં સિંહના પગનો કાંટો તો નીકળશે અને એ પીડામાંથી એનો છુટકારો તો થશે ગુલામે આમ વિચાર્યું અને એ તો સિંહ તરફ ચાલ્યો હો ભાઈ સિંહે આ ગુલામની આંખોમાં એવી રીતે જોયું જાણે કહેતો ન હોય કે ભાઈ મારા પગમાંથી કાંટો કાઢી આપો ને બાપા બહુ દુખે છે ગુલામ સિંહની નજીક ગયો સિંહ તો બેસી ગયો હતો પગમાંથી લોહી જાય વયું ને કાંટો વાગેલો તે સિંહે પગ ઊંચો કર્યો હો ગુલામની સામે ગુલામે સિંહના પગમાંથી કાંટો કાઢો ને દૂર કોઈને વાગે નહીં ને એમ ફેંકી દીધો હો અને સિંહને તો આ કાંઠાની પીડામાંથી છુટકારો થયો ભાઈ સિંહને તો બહુ ગમ્યું પછી તો સિંહ ઊભો થયો અને જાણે આ ગુલામનો આભાર માનતો હોય એમ એની સામે જોઈ રહ્યો ગુલામે સિંહની પીઠ થપથપાવી અને પછી તો સિંહ એના રસ્તે વનમાં પાછો ચાલ્યો ગયો થોડાક દિવસ વીતા અને આ ગુલામ વનમાં રખડતો રહ્યો હો ભાઈ આમથી તેમ પણ છેવટે એક દિવસ એને શોધવા નીકળેલા એના માલિકના સૈનિકો આવી ચડ્યા વનમાં અને એને પકડો અને બાંધીને માલિક પાસે લઈ આવ્યા હો સૈનિકો માલિકે સજા ફરમાવી આ ગુલામને ભૂખ્યા સિંહના પાંજરામાં ધકેલી દો બધા સૈનિકોએ ગુલામને સિંહના પાંજરામાં ધકેલી દીધો અને ફાટ કરતું પાંજરું કરી દીધું બંધ ગુલામ તો માથું નીચું રાખીને પાંજરામાં બેસી રહ્યો એને થતું કે હમણાં સિંહ પોતાને ફાડી ખાશે હમણાં સિંહ પોતાને ફાડી ખાશે ભૂખ્યો સિંહ ઊભો થયો ગુલામની નજીક આવ્યો પણ જ્યાં બધા જુએ ત્યાં ગુલામનો એ તો પગ ચાટવા લાગ્યો બોલો એને તો વાલી વાલી કરી જાણે જીભથી ગુલામે માથું ઊંચું કર્યું ને જોયું અરે આ તો મેં જેના પગમાંથી કાંટો કાઢેલો એ જ સિંહ લો બોલો ગુલામે સિંહની પીઠ થપથપાવી ને પછી એને રીતસરનો ભાઈબંધની જેમ ભેટી જ પડ્યો અને ગુલામનો માલિક તો જોઈ રહ્યો કે આ સિંહ તો આનો ભાઈબંધ નીકળો બંને પાક્કમ પાક્કા ભાઈબંધ છે ભાગો અહીંથી નહીતર આ સિંહ આપણને ફાડી ખાશે તો ભાઈ આવી હતી આ ગુલામ અને સિંહની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને મંત્રભાઈ એને મારા નાના નાના ભટુરિયાઓ તો આ વાર્તા તમારા ભાઈ બહેન બેનપણીને કહેજો પાછા હો અને આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો